અનંત કે છે સમુદ્રનો પણ અંત નથી સમુદ્ર એ બ્રહ્મનું પ્રતીક છે સમુદ્રમાં રહેલી જે દ્વારકા છે બ્રહ્મ વિદ્યા છે કાલ યવન કાળ છે કાળ પાછળ પડે ત્યારે તમે બ્રહ્મ વિદ્યાના આધારે રહે દ્વારકા બ્રહ્મ વિદ્યા છે દ્વાર શબ્દ નો અર્થ થાય છે દરવાજો અને ક શબ્દ નો અર્થ છે પરમાત્મા દ્વારી દ્વારી કમ બ્રહ્મ પ્રત્યેક દ્વારમાં ભગવાન છે આપણે બધા દ્વારકામાં જઈને રહીએ ને તો ત્યાં બહુ બહુ ભીડ થઈ જાય તીર્થમાં રહેવું એ સારું છે પ્રભુએ તમને જે ઘર આપ્યું છે તમારા ઘરને તીર્થ જેવું પવિત્ર રાખે તમારા ઘેર જે આવે ને તેનું મન શુદ્ધ થાય તમારા ઘરમાં જે આવે એને ભગવાનની ભક્તિ કરવાની ભાવના થાય ઘરને દ્વારકા બનાવો મારા શરીરને તીર્થ બનાવો જ્યાં પ્રત્યેક દ્વારમાં ભગવાન છે આ શરીર એ જીવાત્માનું ઘર છે અને શરીર ઘરમાં ઇન્દ્રિયો દરવાજા છે આંખ રૂપી દરવાજામાંથી જીવ બહાર જાય છે કાન રૂપી દરવાજામાંથી જીવ બહાર જાય છે ઇન્દ્રિય રૂપી દ્વારમાં ભગવાનને રાખજો એનો અર્થ એ છે આંખમાં કૃષ્ણ કાનમાં કૃષ્ણ મુખમાં કૃષ્ણ મનમાં કૃષ્ણ ઇન્દ્રિય દ્વારમાં ભગવાન હોય તો કામ અંદર આવશે નહીં કામ આંખમાંથી અંદર જાય કોઈ વખત કામ ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી પાપ થાય છે પ્રત્યેક ઇન્દ્રિય દ્વારમાં ભગવાનને રાખો પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ તમારા બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થશે ભક્તિથી જે જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાન કાયમ ટકે છે પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન એ ભૂલાય છે ઘણા લોકો પુસ્તકોના જ પાછળ પડે છે બહુ પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધશે શબ્દ જ્ઞાન બહુ વધે સારું નથી જેનું શબ્દ જ્ઞાન બહુ વધ્યું છે એ તો સાધુ સંતોની પણ પરીક્ષા કરે છે આ મહારાજ કરતા બે વર્ષ પહેલા એક મહારાજ આવેલા તે કથા બહુ સારી એમનો કંઠ બહુ સારો હતો અને બધા હારા છે કોઈ ખરાબ નથી આપણું મન કેટલું સારું છે તમારે જોવાનું મારું મન ક્યાં જાય છે મારા મનમાં કેવા વિચારો આવે છે જગત બધું સારું છે આ જગતમાં કઈ ખરાબ નથી મારું મન જેટલું ખરાબ છે એટલું આ જગતમાં કઈ ખરાબ તમારા મનને તમે જુઓ તમારા મનને તમે આચવજો મનને ભક્તિ રસમાં તરબોળ કરો પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે ત્યારે જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે ભક્તિ એ માં છે જ્ઞાન વૈરાગ્ય બે બાળકો છે માં જ્યાં જાય ને ત્યાં બાળકો પાછળથી દોડતા દોડતા દ્વારકા બ્રહ્મ વિદ્યા છે બ્રહ્મ વિદ્યાના આધારે જે રહે છે એને કાલ યવન કાળ ત્રાસ આપી શકે નહીં યાદવોને દ્વારકામાં રાખ્યા છે અને ભગવાન કાલ યવન સાથે યુદ્ધ કરે છે પ્રભુ એવી લીલા કરી કે મારી હાર થઈ કાલયુવન પાછળ પડ્યો છે અને કાલયુવન ભગવાનને કહે છે તમે બહુ બીકંડા બોલ છો યુદ્ધમાંથી નાસી જાઓ છો રણ છોડ રણ છોડ રણ છોડીને તમે જાઓ છો તમે બહુ બીકણ છો ભગવાન કે છે તું મારા પાછળ પાછળ આવજો પછી તને ખબર પડશે હું બીકણ છું કે કેવો છું કાલયુવન પાછળ પડ્યો છે ભગવાન ગિરનાર માં ઉચ્ચકુંદ રાજાની ગુફામાં ગયા કુસુમુંદ રાજા ત્યાં સૂતેલા હતા પાછળથી કાલ યવન આવ્યો એને એવું થયું શ્રી કૃષ્ણ સૂતેલા એને લાત મારી મુચકુંદ મહારાજ જાગ્યા મુચકુંદ રાજાની નજર પડી ત્યારે કાલ યવન પડીને ભસ્મ થયો મુચકુંદ રાજાને દેવોનું વરદાન હતું તારી નિદ્રામાં જે ભંગ કરે તારી નજર પડશે એટલે મરી જશે મુચકુંદના નેત્રાગ્નિમાં કાલ યવનનો વિનાશ થયો છે પછી તો મુચકુંદ રાજાને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા મુચકુંદ રાજાએ સુંદર સ્તુતિ કરી છે વિમોહિતોયમ જનઈ સમાયયા સુખાય દુઃખ પ્રભાવેશુ સજ્જતે ગૃહેશુ યોષિત પુરુષશ્ચ વંચિતા સત્સંગ વિના વિવેક જાગતો નથી સત્સંગ કરવાથી માનવને સ્વદોષનું માન થાય માનવને બીજાની ભૂલો દેખાય છે પોતાની ભૂલ દેખાતી નથી કદાચ કોઈને દેખાય તો માનવ પોતાની ભૂલ ને ભૂલ માનતો જ નથી માનવમાં એવો અભિમાન ભરેલો છે પોતાના દુર્ગુણ ને એ સદગુણ સમજે છે સત્સંગ કરે તો કઈક વિવેક જાગે નો મને સત્સંગ થયો આજે તમારા મને દર્શન થયા છે મુચકુંદ રાજાએ સ્તુતિમાં કહ્યું છે માનવની દશા કેવી છે સર્પના મુખમાં રહેલા દેડકાના જેવી દશા સર્પના મુખમાં દેડકો છે તેનું શરીર સર્પના પેટમાં ગયું છે મોડું બહાર છે એક બે મિનિટે એ કોળીઓ થવા એક બે મિનિટ પછી એ સર્પના પેટમાં જવાનો છે એવા સમયે ઉપરથી માખ ફરતી હોય તો એ માખ ને પકડીને ખાવાનો પ્રયત્ન પંચાવન થાય કે સમજવું કાળ રૂપી સર્પના પેટમાં મારું બધું શરીર રહ્યું છે મોડું જ બહાર છે પંચાવન પછી સાવધાન રહેવાનું છે બહારગામ જવું કેટલાક લોકો બે ચાર દિવસથી તૈયારી કરે છે ઘરમાં લગ્ન હોય તો કેટલાક લોકો મહિના બે મહિનાથી તૈયારી કરે ઠીક છે એક દિવસ મરવું જ પડશે મરવાની પણ થોડી થોડી તૈયારી કરવી જોઈએ માનવ જીવનમાં મરવાની તૈયારી કરતો નથી તેથી અંતકાળમાં ખબર આ કથા સાંભળ્યા પછી તમે પણ થોડી મળવાની તૈયારી કરજો હજુ તો બહુ વાર છે એવો ગભરાશો નહીં પણ કાફલ રહેશો નહીં દેશ બદલે કે નાણું બદલે છે અહીંનો પૈસો કોઈ ઉપર લઈ જઈ શકે અને કદાચ કોઈ ગઠિયો લઈ જાય તો ઉપર ગયા પછી ચાલે જ નહીં મુચકુંદ રાજા એ પંચાવન પછીનું જીવન બહુ સાવધાન થઈને જે ભક્તિ કરે છે તે જન્મ મરણના ત્રાસમાંથી છૂટે છે જન્મ એ મોટું દુઃખ છે મરણ એ મહાન છૂટવા માટે પ્રયત્ન મરણ મહા દુઃખ છે મૃત્યુના માલિક શ્રી કૃષ્ણ છે પરમાત્મા કાળના પણ કાળ છે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે એને કાળની ભીતિ લાગતી નથી પૂજકુંદ રાજાને પ્રભુએ આજ્ઞા કરી જીવનમાં તમને અનન્ય ભક્તિ નહીં મળે જવાનીમાં તમારું જીવન બહુ વિલાસી જવાનીમાં જ સંયમ વધારીને ભક્તિ કરે તો એને વૃદ્ધાવસ્થામાં અનન્ય ભક્તિ મળે જેનું યૌવન કેવલ ભોગ વિલાસમાં બરબાદ થયું છે એને તે જન્મમાં અનન્ય ભક્તિ મળતી નથી એ જન્મ લેવો પડશે મુચકુંદ મહારાજ મંદિક આશ્રમમાં ગયા છે ત્યાં શરીર છોડે છે સંતો એવું વર્ણન કરે છે દ્વાપર યુગના મુચકુંદ રાજા એ જ કલિયુગમાં નરસિંહ મહેતા થયા ગુજરાતના મહાન સંત શ્રી નરસિંહ મહેતા દ્વારકાનાથના ના લાડી ભગવાન એમના ઉપર અતિશય અનેક જીવોનો ઉદ્ધાર મુજકુંદ રાજાને સદગતિ આપી શ્રી કૃષ્ણ ભગવાન મથુરામાં આવ્યા અઢારમી વખતે જરાસંદ યુદ્ધ કરવા આવ્યો હતો ત્યારે બ્રાહ્મણોને ધમકાવીને આવેલો મારી હાર થશે તો હું ઘેર આવીને તમને સજા કરીશ તમે લોકો મને સારું મુહૂર્ત આપતા નથી તેથી સત્તર વાર મારી હાર થઈ હવે હાર થાય તો હું તમને સજા ભગવાન ને બ્રાહ્મણો બહુ આ તો મૂર્ખો છે એની હાર થશે તો બ્રાહ્મણો ને ત્રાસ આપશે પ્રભુએ લીલા કરી છે ભગવાનની હાર થઈ અને જરાસંદ ની જીત થઈ જરાસંદ પાછળ પડ્યો છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રવર્ષણ પર્વતે જરાસંધ રાજી થયો બ્રાહ્મણો નું સન્માન જરાસંડ પાછળ પડે ત્યારે પ્રવર્ષણ પર્વતે રહેવાનું છે રામાયણમાં કથા આવે છે ભગવાન રામ પ્રવર્ષણ પર્વતમાં બિરાજતા પરમાત્મા શ્રી કૃષ્ણ જરાસંધ પાછળ પડ્યો ત્યારે પ્રવર્ષણ પર્વતે ગયા છે પંચાવન સત્તાવન એનો અર્થ જે થાય છે કે હવે ધીરે ધીરે ઘર છોડીને વનમાં જાવ તો સારું પંચાવન પછી તો સરકાર પણ પેન્શન આપે પંચાવન સુધી કુટુંબની કાળજી રાખે પંચાવન પછી છોકરાઓને બધું સોંપી દે અને છોકરાઓ ભગવાનને સોંપી દેવા ભગવાનને કહેજો કે આ છોકરાઓ મારા નથી તમારા છે તમને જે યોગ લાગે તે હું કરું હવે તો હું આખો દિવસ તમારી ભક્તિ કરીશ મારે બીજો કોઈ વિચાર કરવો નથી પંચાવન પછી જે સાવધાન થઈને ભક્તિ કરે છે પંચાવન પછી <clears throat> નિયમ લો એકવીસ હજાર ભગવાનના નામનો હું રોજ જપ ચોવીસ કલાકમાં એકવીસ હજાર શ્વાસ થાય છે એક કલાકમાં નવસો શ્વાસ થાય છે પ્રતિ શ્વાસે ભગવાનના નામનો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે આ મહામંત્ર ની સોળ માળા કરો એક કલાકમાં ચાર માળા થાય અને ચાર કલાકમાં સોળ માળા થશે હરિનામ પાપ ને બાળે છે કૃષ્ણ નામ નું આકર્ષક મહામંત્ર છે આ મહામંત્રની વિશેષતા એ છે ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય છે બીજા બધા મંત્રો ગુરુ દ્વારા જ લેવા પડે કલિયુગમાં સિદ્ધ સદગુરુ જલ્દી મળતા નથી સિદ્ધ મહાત્માઓ છે પણ હવે નો પ્રભાવ બહુ વધવા લાગ્યો તે ઘણા ખરા સિદ્ધો મહાત્માઓ પર્વત ની ગુફામાં આવે સંતાય આ કલયુગનું વિલાસી અને અધર્મનું જીવન એમને સહન થતું નથી અને તેથી એ પર્વતની ગુફામાં ગયા છે સિદ્ધ સંતો કલયુગમાં જલ્દી મળતા નથી આ મહામંત્રની વિશેષતા એ છે ગુરુ કર્યા વિના પણ આ મહામંત્ર સફળ થાય છે બીજા બધા મંત્રો ગુરુ દ્વારા જ સફળ થાય છે બીજા બધા મંત્રો પવિત્રતા માગે છે હરે કૃષ્ણ એવી શક્તિ છે પવિત્રતા રાખવો એ સારું છે કદાચ તમે નિષ્કાળને અનુસરીને પવિત્રતા કદાચ ભલે ન રાખો તો પણ આ મંત્ર સફળ થાય એવું લખ્યું છે શુચિરવા અશુચિરવા અશુચિ શબ્દનો અર્થ છે અપવિત્ર અવસ્થા બીજા બધા મંત્રો પવિત્રતા માટે છે આ મંત્રમાં એવી શક્તિ છે અપવિત્ર અવસ્થામાં પણ આનો જપ થાય આ મહામંત્ર ગુરુ કયા વિના પણ સફળ થાય છે સોળ માળા કરવાનો નિયમ લેજો જરાસંગ પાછળ પડે ત્યારે પ્રવર્ષણ પર્વતે રહેજો તેનો અર્થ એ થાય છે જ્યાં જ્ઞાન અને ભક્તિનો વરસાદ પડે છે એવી કોઈ સાત્વિક ભૂમિ મારે વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે માનવ સમાજમાં રહીને માનવ થવું એ બહુ કઠણ નથી વિલાસી લોકોના સંગમાં રહીને વાસનાનો વિનાશ કરવો અશક્ય છે વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે પંચાવન પછી તમારાથી થઈ શકે છે કોઈ પવિત્ર તીર્થમાં નિવાસ કરે વિલાસી લોકોથી દૂર રહેજો વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે ભક્તિમાં વિઘ્ન કરે છે નિયમથી એકવીસ હજાર જપ કરો છ મહિના કરો તો તમને પછી અનુભવ થશે એક માળા પૂરી કરે તો સોળસો જપ થાય છે આ ભગવાન ના સોળ નામ છે બત્રીસ અક્ષર છે એક માણસ શાંતિથી કરે તો પંદર મિનિટ લાગે કેટલાક લોકો બહુ ઉતાવળ કરે દસ અગિયાર મિનિટમાં કરે ઉતાવળ ન કરો સવારે કલાક બે કલાક બેસો મધ્યાહન કાળમાં એકાદ કલાક બેસો રાત્રે સુતા પેલા એક કલાક ભક્તિ કરો ચાર કલાક શાંતિથી બેસીને જપ કરો તમારું જીવન સુધરશે જપ કરશો તો મરણ સુધરશે ચાર કલાક નિયમથી જપ કરે તેને છ મહિના પછી અનુભવ થશે તમે કરી ભાગવતમાં જે લખ્યું છે તે ખોટું લખ્યું નથી કોઈને છેતરવા માટે આ ગ્રંથો લખ્યા નથી માનવને સન્માર્ગ બતાવવા માટે છ મહિના નિયમથી આ મહામંત્રની સોળ માળા કરો પછી જુઓ શું થાય તમારો અંતરાત્મા બોલશે પેલા મારું મન બહુ પાપ કરતું મારા મનમાં ખરાબ વિચારો બહુ આવતા હવે થોડા ઓછા થયા છે હવે પાપ ઓછું થાય છ મહિના જપ કરશો તમને એવો અનુભવ થશે છ મહિના પહેલા મારું મન જેવું ખરાબ હતું એટલું હવે ખરાબ નથી હવે મન સુધરે છે લોકો યાત્રા કરવા જાય છે યજ્ઞ કરે છે દાન આપે છે સારું છે અતિ ઉત્તમ એ છે તમારા ઘરમાં બેસીને શાંતિથી જપ તમારું ઘર તીર્થ જેવું થશે તમારા છોકરાઓને સારા સંસ્કાર મળશે તમારા ઘરમાં ભગવાનનો નિવાસ થશે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે બાર કરો જે ઘરમાં મંત્રનો જપ થાય ઘરમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય ભગવાનનું નામ ભગવાનને પ્રગટ કરે છે જે ઘરમાં બાર કરોડ જપ થયો છે તમે ઘરના બધા ભેગા થઈને કરો ને કોઈ વાત સમર્થ સદગુરુ રામદાસ સ્વામીએ નાશકમાં ગોદાવરી ગંગાના કિનારે બેસીને તેર કરોડ જપ કર્યો છે મધુકરી માગતા મધુકરીમાં મળે તો એક વાર આખો દિવસ જપ તેર કરોડ જપ કર્યા પછી ત્યાં સીતારામજી નું સ્વરૂપ પ્રગટ થયું છે નાશકમાં કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરો કાળીરામ નું મંદિર એને કહે છે સીતારામજીનું દિવ્ય સ્વરૂપ છે એ સીતારામજીનું જે સ્વરૂપ છે તે કોઈ કારીગરે બનાવેલું નથી ત્યાં બેસીને સમર્થ સદગુરુ રામદાસ સ્વામીએ તેર કરોડ જપ કર્યો અને ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા છે એવું દિવ્ય સ્વરૂપ તમારા ઘરમાં તમે બાર કરોડ તેર કરોડ જપ કરશો તો તમારા ઘરમાં પણ પ્રભુ પધારશે તમારું ઘર તીર્થ થઈ જશે જરાસંધનો ઉદ્ધાર કર્યો પ્રવર્ષણ પર્વત ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા છે દ્વારકામાં આવ્યા પછી નું લગ્ન શ્રી રૂકમણીજી સાથે છે રાજાએ પ્રશ્ન કર્યો છે આ કથા મેં અનેક સાંભળી છે પણ હજુ મને સાંભળવાની ઈચ્છા થાય કૃષ્ણ કથા જ્યારે તમે પ્રેમથી સાંભળો ત્યારે નવો જ આનંદ શ્રી કૃષ્ણ તમે જ્યારે દર્શન કરો દર્શનમાં નવો જ આનંદ તમે પ્રેમથી જયારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલો હૃદય પીવશે આનંદ આવશે ભગવાનનું નામ ભગવાનની કથા અને ભગવાનનું સ્વરૂપ નિત્ય આનંદ આપે છે અમે કથા અનેક વાર સાંભળી છે મારા તમારા મુખેથી શ્રવણ કરવાની સુખદેવજી મહારાજે રૂકમણીજી ના લગ્ન ની કથા બહુ પ્રેમથી થોડો વિચાર કરો સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણી છે સંન્યાસી મહાપુરુષોના આચાર્ય છે અને કથા લગ્ન ની કરે વિરક્ત સાધુઓ મહાત્માઓ જે ઘરમાં લગ્ન હોય ને તે ઘરમાં જતા નથી લગ્નની વાતો પણ સાંભળતા નથી સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણી છે લગ્નની કથા કેમ કરતા હશે એમને લગ્નની કથા કરવાથી શો લાભ છે ઉપર ઉપરથી જોતા એવું લાગે છે આ વર કન્યાના લગ્નની કથા છે પણ એક એક શબ્દ નો બરાબર વિચાર કરે મનન કરે તો દિવ્ય અર્થ નીકળે છે શ્રી રૂકમણી માં કોઈ કન્યા નથી શ્રી રૂકમણી માતા તો મહાલક્ષ્મી છે જગન્મા જગન માતા છે શ્રી કૃષ્ણ કોઈ વર નથી આ સાધારણ વર કન્યાના લગ્નની કથા કરવા સુખદેવજી મહારાજ બેઠા નથી કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે ભાગવતમાં ની કથા છેલ્લા દિવસોમાં આવે છે પરીક્ષિત રાજાનું હવે મરણ માં છે તક્ષક નાગ આવવાની તૈયારી થઈ છે અને તે સમયે લગ્નની કથા સાંભળે છે જેનું મરણ સમીપમાં છે એને લગ્નની કથા સાંભળવાથી શું લાગે છે સુખદેવજી મહારાજની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી કોઈ સ્ત્રી નથી સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી વાસણાનું વસ્ત્ર પડી ગયું છે અને એ સ્થિતિમાં સુખદેવજી મહારાજ લગ્નની કથા કેમ કરે છે એમને લગ્નની કથા કરવાથી શું લાભ છે ભાગવતમાં રૂકમણીજીના લગ્નની કથા અઢી અધ્યાયમાં કરી છે પૂરા ત્રણ અધ્યાય નથી દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ શ્રી એકનાથ મહારાજે આ અઢી અધ્યાય ઉપર ભાષ્ય લખ્યું છે એકનાથ મહારાજે એક એક શબ્દ માંથી દિવ્ય અર્થો પ્રગટ કર્યા છે ભાગવતમાં જે અઢી અધ્યાય છે એનો એવો વિસ્તાર કર્યો છે એકનાથ મહારાજે અઢાર અધ્યાય કરી કથા સાધારણ વર નથી આ જીવ ઈશ્વરના લગ્નની કથા છે અને તેથી સુખદેવજી મહારાજ પ્રેમથી કરે છે સુખદેવજી નું લગ્ન પરમાત્મા સાથે થયું છે સુખદેવજી મહારાજ ની એવી ઈચ્છા છે મારી કથા સાંભળનાર એનું લગ્ન પણ ભગવાન સાથે થાય આ જીવ અનેક વાર પતિ થયો છે આ જીવ અનેક જન્મમાં પત્ની થયો છે પતિ પત્ની ને સુખ મળે છે શાંતિ મળતી નથી સુખ ભોગવવાથી દુઃખ ની સમાપ્તિ થઈ આ જીવ જયારે પરમાત્મા સાથે પરણે છે અને ત્યારે જ દુઃખ નો અંત આવે છે એકનાથ મહારાજે બધા દિવ્ય ભાવ વર્ણન કર્યા છે એકનાથ મહારાજે લખ્યું છે આ હું ભાવ બતાવું છું એ મારા બુદ્ધિની કલ્પના નથી મેં મારા બુદ્ધિ થી ગોઠવીને આ વર્ણન કર્યું નથી વ્યાસ નારાયણના શબ્દોમાંથી આ ભાવ વ્યાસજીની વાણી ગુણાર્થથી ભરેલી છે વ્યાસજીની એવી આદત છે થોડો ભાવ પ્રગટ કરે છે થોડો ભાવ છુપાવે છે માનવ બુદ્ધિ પ્રધાન છે સાંભળ્યા પછી બુદ્ધિનો ઉપયોગ કરે આ શું લખ્યું છે મેં શું સાંભળ્યું વિચાર ભાગવતમાં શબ્દોથી સિદ્ધ થાય છે અલૌકિક લગ્ન છે રૂકમણીજી ને પત્ર લખે છે એ પત્રમાં કામી પુરુષોની બહુ નિંદા કરી છે ગોમા યુવન મૃગપતેર બલિમ અંબુજાક્ષ કામી પુરુષ સ્ત્રીઓના આધીન રહે છે સ્ત્રીઓનો તિરસ્કાર સહન કરે છે એ શિયાળ જેવા છે એવું રૂપુણીજીએ લખ્યું છે આ સાધારણ કન્યાનું લગ્ન હોય કન્યા વરને પત્રમાં એવું લખી શકે કે કામી પુરુષ ક્યાં લેવા હોય છે રૂકમણીજીએ પત્રમાં એવું લખ્યું છે અને તેથી સિદ્ધ થાય છે આ કોઈ કન્યા નથી રૂકમણીજી તો મહાલક્ષ્મી છે જગત માતા છે આ શુદ્ધ જીવ ઈશ્વરના લગ્નની કથા છે રૂકમણી છે રાણીનું સુખ તુચ્છ લાગે મોટા મોટા રાજાઓ રૂકમણીજીના માટે પાગલ થયા સંસારમાં રાણી એ સુખી ગણાય રાજા સુખી છે પણ રાજાને રાજ્ય ચલાવવાની પણ ચિંતા હોય છે રાણીને કોઈ ચિંતા નથી રાણી અતિ સુખી હોય છે પણ રૂકમણીજીને રાણીનું સુખ તુચ્છ લાગે પરમાત્મા સાથે લગ્ન કરવાની ઈચ્છા છે આ શબ્દોથી એ સિદ્ધ થાય છે આ સાધારણ લગ્ન નથી ભાગવતમાં એવું વર્ણન છે રૂકમણીજી સાથે ભગવાન નું લગ્ન થયું અને પછી એકાંતમાં મળ્યા છે અને જયારે એકાંતમાં મળે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન રૂકમણીજીને એમ કે છે મને કોઈ સ્ત્રીની જરૂર નથી મારો વંશ વધેવી ઈચ્છા નથી વર કન્યાને કે છે સ્ત્રીમાં આનંદ નથી આનંદમય પરમાત્મા છે મારો વંશ વધે એવી ઈચ્છા નથી ઉદાસીના વયમ શશ્વત નસ્ત્રપત્યાર્થ કામુકા વર કન્યાને કે છે કોઈ સ્ત્રીની જરૂર નથી અને કન્યા વરને પત્રમાં લખે છે કામી પુરુષનું નામ લેવું મને ગમતું નથી આ બધા શબ્દોથી એવું લાગે છે આ સાધારણ લગ્ન નથી અલૌકિક આ દિવ્ય લગ્ન છે આ જીવ ઈશ્વરના લગ્નનું વર્ણન છે આ જીવ પરમાત્મા સાથે સુખદેવજી મહારાજ નું લગ્ન પરમાત્મા સાથે થયું છે સુખદેવજી મહારાજ ની ઈચ્છા છે મારી કથા સાંભળનાર શ્રોતા એનું લગ્ન પણ ભગવાન સાથે થાય તક્ષક નાગ શરીરને કરડવાનો છે પણ પરીક્ષિત નું લગ્ન પરમાત્મા સાથે થઈ જાય તો શરીર ને તક્ષક કરડે એની ખબર પણ પડશે બહુ થી કથા કરી છે કથામાંથી અનેક ભાવ નીકળે છે જેને પરમાત્મા સાથે પરણવું હોય એને ઘરના લોકોનો ત્રાસ સહન કરવો પડે ઘરના લોકોનું લક્ષ્ય છે પૈસો જેના જીવનમાં પૈસો ગૌણ છે અને પરમાત્મા મુખ્ય છે એને ઘરના લોકો સાથ આપતા નથી ત્રાસ આપે છે રૂકમણીજીનો મોટો ભય છે રૂકમી એની એવી ઈચ્છા છે મારી બેન શિશુપાળ રાજાની રાણી થાય તો સારું છે શિશુપાલ મોટો રાજા છે અને શિશુપાલ રાજાની રાણી થાય તો એ સુખી થશે મને બહુ લાભ થશે રૂકમીનો એવો દુરાગ્રહ હતો રૂકમણીજી નાના હતા ત્યારથી સત્સંગ કરેલો એમને રાણીનું સુખ તુચ્છ લાગે છે એમને પરમાત્મા સાથે પરણવાની ઈચ્છા છે એમનું જીવન બહુ સારું છે રૂકમણીજીને પણ લોકોએ ત્રાસ આપ્યો છે જેને પ્રભુના માર્ગમાં આગળ વધવું છે એને ઘરના લોકો સાથ આપતા નથી ત્રાસ ત્રાસ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર પણ મળે મહારાજ કરે નગરીમાં વિશ્વક મહારાજના ઘેર સાક્ષાત મહાલક્ષ્મી રૂકમિણીજીના સ્વરૂપે પ્રગટ થયા ભીષ્મક રાજાની ઈચ્છા છે મારી કન્યા હું શ્રી કૃષ્ણને અર્પણ કરું ઘરનો જે મોટો દીકરો હતો એ ના પાડે મારી બેન શિશુપાળ રાજાની રાણી થાય શિશુપાળ મોટો રાજા છે શિશુપાળ અતિ કામી હતો શિશુ શબ્દનો અર્થ છે નાના નાના બાળકો એમનું પાલન પોષણ કરવામાં જેના સમયનો અને સંપત્તિનો નાશ થાય એવો મૂર્ખો હતો લગ્નમાં જવું હતું અને ગણપતિ મહારાજની પૂજા કરવા બેઠો હતો પણ ગણપતિ મહારાજ નું સ્મરણ કરતો નથી કન્યાનું ચિંતન કરતો હતો કન્યા બહુ રૂપાળી